તારે ખબર પડે ને દુઃખ કોઈ ચિંતા નથી થતી એ નથી અથડામણ થતી નથી હવે એ તો બહુ સારું છે નહીં બે જાય બિચારા થઈ જાય આ ઘણા ઘણા ઘણા એટલે બધા આ દુનિયા અંદર બંધ થઈ જાય અમદાવાદ ના હોય એક વાર થઈ રીતે જુએ છે એ જ્ઞાન એ જગ્યા જ્ઞાન છે શું થઈ ગયું જોઈએ જાય આવી થાકી જાય કેવું બગડી જાય થાકી જાય થોડું થાય તો સારું પણ કેવું બગડી જાય બહુ સારી ધ્યાન દઈને સ્વાતિ ગોપાલ લખાય સ્વાતિ ગોપાલ લખાય પ્રભાત કરતો થઈએ ચલા લખાય સ્વાતિ પાછળ કરીએ ના જડે કરવું તો પડે ને સ્વાતિ લખાય અને ભારતમાં પરીક્ષાનો જવાબ ખોટા નથી સંતોષ બાબા કહીએ નહીં નહીં જશે નહીં કપાઈ છે ને આગળ કપાઈ ખરું છે હા શું આપણે લેવા જાય વધુ વધુ ના વધુ જોઈએ તો સનાતન સુખ બની જવું જોઈએ સનાતન સુખ ક્યાં છે આમાં શું સુખ પડે સંસાર સંસ્કૃતિ પાસે છે જે પ્રાણ ત્યાં બે હવે જેટલો ટાઈમ બાદ મળે છે તેટલો થાય વ્યવસ્થિત હોય છે નક્કી હોવું જોઈએ કે આપણે જે વ્યક્તિત્વ જે ચાલે سنات سپا جگہ ہو ત્યાં સમાજ સંતોષ સોસાયટી મુક્ત કરવું એ મહા મહા વિરોધ જગ્યાએ થાય ઉપાય વગર લોકોને ચેન પડતું નથી સ્વાદ અને ગમતો પૈસાનો સ્વાદ અમને ગમતો નથી એના વગર કેમ બે બાજુ જીત છે એમને તો એના વગર બહુ છે ના હોય શું છે ફિલ્મ જોવા હિસાબ આવે જોવા કરીને ગહેરી બારો હિસાબ આવે એવું જોઈએ એવું એવું એમની પાસે રહેશે કારણ અંતર શું પડી જાય શું રહ્યું પંચસ્કંદ કોઈ જાય છે ને આવે છે અંતસ્કરણ ખોવાઈ જવું છે જ્ઞાની પાસે તે અંતસ્કરણ ખોવાઈ જવું છે એટલે કેવી શું કેટલો વખત બધી ઝંઝાટ વ્યવસ્થિત આપીને અહીં જઈ જવું જોઈએ બધી ઝંઝાટ વ્યવસ્થિત આપીએ લક્ષ્મણ છે ને હેતુ હેતુ એવો નથી મોક્ષના હેતુ માટે એવું હેતુ હેતુ મારે લઈશું અહીં કપાળ આત્મા એવો નથી કે એકદમ એવી રીતે દેખાઈ જાય સંસ્કાર અધૂરા લાગે છે આપના જેવા સંતો ની કૃપા થાય હજુ સંસ્કાર અધૂરા લાગે છે આપના જેવા સંતો ની કૃપા થાય પ્રભુ મને કપાસ તમારી બધી ઈચ્છા પૂરી કરીએ તમારે જે કઈ ઈચ્છા લખી લાવો તમે જે જે માગો એ બધી ઈચ્છા પૂરી કરી કોઈ ઈચ્છા એક જ ઈશ્વર દર્શન ઈચ્છા છે બીજી કોઈ ઈચ્છા નથી બીજી કોઈ એક જ ઈશ્વર દર્શન ઈચ્છા છે કાલે જ કરી કારણ કે અમે બધું દિવસ રહ્યા નથી કાલે પરમ દિવસ કાલે જ પૂરી કરી તમારું નામ છે ખરેખર શું તો આત્મા એક જ છે ખરેખર તો આત્મા છે સાચી વસ્તુ તો આત્મા એક જ છે આત્મા તો એટલે આત્મા આત્મા હોય તો આત્મા પછી અમૃતલાલ નો સ્વીકાર ના કરો ને તમે અથવા અમૃતલાલ ને ગાળ બોલે તો ન છે ભાઈ થવું પડે આત્મા થવું પડે આત્મા દર્શન જો આત્મા થઈને આત્મા બોલે કલ્યાણ આત્મા થઈ બધા દર્શન હોય ફક્ત આત્મા નહી અને કટાય નહીં તો આત્મા કટાય નહીં ત્યાં આક્રમ વિજ્ઞાન એટલે કથા યોગની ભૂમિકા કથા યોગની ભૂમિકા એટલે ચિંતા ના થાય અમૃતલા ને ગાળો પડે તે અસર ના થાય એવું આત્મા રૂપ થઈ ગયું છે સાચી વસ્તુ એ છે હા સાચી વસ્તુ એ સાચી વસ્તુ એ છે એના આવી હકીકત નું જીવન છે તે ના કરોડો અવતારે ના ટીપણ બધું ભટક ભટક કરવા એ કોઈ મુક્ત પુરુષ હોય તો જ કરી આપે બંધેલો બંધેલો બંધાવડાવે છૂટેલો જોડાવડાવે કોઈ છૂટેલો રસ્તો જોડાવે સાચી વાત છે મુક્ત કરી શકે ને બંધેલા પાસે બે છૂટવાની આશા રાખી એ તો ખોટી વાત આ જોવાની બધી કસાયની જાણનાર ના જાણે એટલે બધી કસાયની ઘોષણા જે જાણનારો છે તેને જાણે નહીં એ બધી કસાયની ભોજના કેમ બહુ મોડા આવ્યા સંસ્કાર અધૂરા છે પેલા કહ્યું સંસ્કાર અધૂરા છે સંસ્કાર અધૂરા છે આત્મા એમ કહ્યું છે તારા સંસ્કાર અધૂરા છે એટલે તમે આજે વાત ટાઈમ છે એવું મને લાગે લાગે છે મને જેમ છે કે આ જન્મ મને આ મારી ઈચ્છા પૂર્ણ થશે કેમ આત્મા એવું કહી રહ્યો છે કે તારા સંસ્કાર અધૂરા છે હજુ વાર લાગશે મને એમ થાય છે કે આ જન્મમાં મારી ઈચ્છા પૂરી થશે કે કેમ કેમ ના થાય જ્ઞાની પુરુષ ભેગા થયા ઓછા સંસ્કાર કે જ્ઞાની પુરુષ ભેગા જ ના થાય દર્શન કરવાના ભેગા દાદરા આગળ આવેલો એને કચાઈને પાઠાવી જાય દાદા આગળ આવ્યો અને સર એને કચાય ઉભો થઈને પાછો લઈ જાય ના ભેગો સર અને બહુ જબરજસ્તી કરીએ ભેગું થવા માટે શ્વાસ કરશે નહીં ના ભેગો એ પુણે હોય ને ત્યાંથી જ્ઞાની પુરુષ દર્શન કરવા એટલે ચૌદ લોકના આઠ નો દર્શન કરવા બરોબર કોઈ ભાઈ તો અહીંયા ભગવાન કોઈ ના દોષ નિરંતર પરમ જ રહેશે એના પ્રાર્થ વેદ કરે છે બધા પરમ રહેશે તે થઈ જતા પછી આ ફોરેન વાળા વિષયોમાં રહેશે તો વિષય આત્મા કહેવાય અને હિન્દુસ્તાનના ધર્મ વાળા બધા કસાય આત્મા કહેવાય ગયા નિરંતર કસાયમાં જ મુકામ આવા અને મુક્ત પુરુષ ની સાથે સનાતન આત્મા آپ میری جیت میاں એની પ્રેરણા વગર કશું બની શકે નથી એવું તો અબુ છું એની પ્રેરણા વગર કશું બની ના શકે બિલકુલ નહીં કોઈ વડે રાખદેશ ના થોડોક થાય એ રાખદેશ નહીં એ તો એ તો ડિસ્ચાર્જ કરનો પરિણામ છે રાજભાઈ કરવું છે તું જાણી જવું તો આવું થયું શું કહ્યું તું જાણનાર છું તમને તમારી વસ્તુ જુદી રાજભાઈ ના થાય એમ નવી ત્રાસ માં અગ્રેસ થયેલો તો થતો તો તે આપણે જાણતા હતા અંદર કહ્યું વાત છે દાદા કે કસાય હોય ત્યાં સમજક દર્શન હોય પણ આત્મા ના હોય એ કેવી રીતે નિર્માણમાં કસાય સંજય દર્શન થયેલું હોય ક્રમિક માર્ગ માટે કસાય રહી કસાય સલાહ કરી એટલે ક્રમિક માર્ગમાં ઉપક્રમ કરતા કરતા ગયા હોય એટલે કસાઈ રહ્યા હોય કસાઈ હોય જ ઓછા ધીમે ધીમે થઈ થતા જાય આગળ ઉત્પન્ન થતા જાય તો એકદમ થઈ નાખ્યું جو ہے تو دستا جائے گا مند دا جائے مندر نہ کیا સુખ ઉત્પન્ન થવા દેતું નથી તે આત્માની હાજરી છે છતાં સુખ નથી ઉત્પન્ન થવા કશાય સુખ દુઃખ જ ઉત્પન્ન થવા દે આખો વાર મોડું જીવન પીધેલા જેવું રહે દુઃખ કચાય એટલે દુઃખ નિરંતર દુઃખ રોજ માન મારા રોજ એમ કચાય છે ને અંતર ચતુર્જ જીવે છે તમારી કચાય હા અત્યારે જાણેલું છે ને લોકો કહે છે જાણ્યું જાણ્યું તે બધા કહે છે સંતો એમ કે છે જાણ્યું પણ એ જીવ જાણેલું સત્ય નથી એમાં વાસ્તવિકતા નથી કેમ એમ વાસ્તવિકતા બિલકુલ એવું દેખાય કે જાણીએ છીએ હા એ બધું દેખાય છે જાણે છે બધું વાસ્તવિકતા ને ભ્રાંતિ એ સમજાતું નથી હા ભ્રાંતિ પાતળી પડતી પડતી જાય પાતળી થતી જાય પેલી જાડી હોય ભ્રાંતિ પાતળી થઈ જાય પડે ઓછો જાય તેમ તેમ હલકું લાગે પણ ભ્રાંતિ ની બહાર નીકળ્યો નથી કોઈ એવો માણસ નીકળી શકે નહીં બરાબર જેટલું જાણે છે વાસ્તવિકતા મને કે એકલું વાપરો નથી તમે પૂછો કે ભાઈ આ વાસ્તવિક થયું કે નહીં એમ પૂછે લોકો ને કહે આપણને ખુલાસો વાસ્તવિકતા છે સાચું છે એ બધા જાણે છે એમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે એ વાસ્તવિકતા છે બધા જાણે છે પૂર્વ મુક્તો જ્ઞાન પૂર્વ પશ્ચિમ હતું જ નથી ભ્રાંતિ વાળાને પૂર્વ દેખાય છે અને આ પૂર્વ પશ્ચિમ ભ્રાંતિ વાળા દેખાય છે અને ચપણ વાળા આપતો દેખાય તમને ઉઠતો દેખાય વાડી વાતો છે ન્યાય ન્યાય મેન્ટલ હોસ્પિટલ ની વાતો છે એવું કેમ કેવાય જાપાન વાળા ના થતો નહીં જાતા જાપાન વાળા ના થતો એ તમારું ઉઠતો નહીં જાપાનમાં જાપાનમાં બીજી દિશામાં લાગે કે એ લોકોને આપણી પશ્ચિમ હોય પૂર્વ એ બરાબર છે કે આપણી પશ્ચિમ હોય જે લોકોની પૂર્વ પણ હોય હા એટલે પ્રાંતિક છે આ બધી પ્રાંતિક નથી અમારું તો વાસ્તવિક ને પણ અને એક વાસ્તવિક સત્ય વાસ્તવિક સત્ય હોય ત્યાં પોતા સુંદર ભગવાને જણાવતું ના હોય વાસ્તવિક સત્ય ભ્રાંતિ સત્ય કોને કહો ભ્રાંતિ સત્ય આપ કોને કહો છો આ જેને આ માને છે બધું આ પુસ્તકો પુસ્તકો બધું ગાંધી જ્યાં સુધી ઇગોઇઝમ છે ત્યાં સુધી ગાંધી સત્યમાં હોય એમાં જ્યાં સુધી ઇગોઇઝમ છે ત્યાં સુધી ભ્રાંતિ સત્યમાં હોય તો વાસ્તવિકતામાં હોય નહીં તો વાસ્તવિક કોને કહેવાય તો વાસ્તવિક શું છે જેમ છે છે તેમ ફરી અત્યારે તમે કહો મેં આ કર્યું કોઈ પણ ચીજ તમે કરો છો શું કર્યું તમે સર્વિસ કરીએ સર્વિસ કરીએ ઘરનું કે બહારનું કામ કરીએ તમે કરો છો કોણ આપણું શરીર આપણે જ કરીએ છીએ આપણું શરીર ફિઝિકલી આપણે જ કરીએ છીએ હા પણ આપણે એટલે કોણ રોજે જતા હરે પછી દિશા ના જાય તો આપણે પછી કેમ હાથ નહીં હા એ શું કહેવા માંગે છે તકલીફ હતી તબિયત તબિયત સારી નથી તકલીફ હતી એટલે તબિયત તબિયત જાય છે તો તમે જ આવું હું જોઉં છું તો તમારા કપેક્ષા લેવા દેવા છું બીજા બીજે કોઈ પણ રિલેટિવ સાધન આવે એ બધું છે તે એ છે તે તમારા હાથમાં સત્તા જ નથી બધી સંજોગો બધા ભેગા થાય ત્યારે કાર્ય થાય એનો અર્થ જ નહીં તમે પોતે એકલો જ કરનાર હોય ત્યારે થાય એ વાસ્તવિકતા કહેવાય તો એ વાસ્તવિકતા કહેવાય વાસ્તવિકતા એટલે અને આ તમારું માથું દુખે છે મન પેટ દુખે છે હલવાનું થાય છે આ વર્લ્ડ માં કોઈ માણસ જન્મ્યો નથી જેને સંડાસ જવાની શક્તિ હોય એ તો નિશ્ચય નિત્યક્રમ છે એમાં શું એ તો નિત્યક્રમ છે એમાં શું હા પણ શક્તિ ના હોય પોતાની હોય છે આ તો લોકો હું આમ કરી આવું તેમ કરી આવી ધંધા જન શક્તિ શું કરવાના કુદરતી પ્રક્રિયા છે ચાલ્યા જ કરવાની ને સંદાસ જવું એ તો કુદરતી પ્રક્રિયા છે ચાલ્યા જ કરવાની આ બધી કુદરતી પ્રક્રિયા તમે સર્વિસ ન એ કુદરતી પ્રક્રિયા કુદરતી પ્રક્રિયા એટલે બધા ભેગા થઈને કામ કરવું પણ નંતર કુદરતી પ્રક્રિયા એટલે આ આ શરીર હાલ હોય તો તમે વાપીમાં જાઓ ને ના જઈ શકાય એટલે આમાં તમે શું કરનાર નથી ભગવાન કરતો નથી તમે કરતા ભગવાન નો સંકેત તો કરો ને ભગવાન નો સંકેત તો કરો ને ભગવાન નો સંકેત હોય તો ભગવાન ગુનેગાર કહેવાય એમની કૃપા એમના આશીર્વાદ હા એ કૃપા આશીર્વાદ જો આની પર કૃપા કૃપા નથી એવું થયું આ શ્રદ્ધા જેવું હશે શ્રદ્ધા જેવું શ્રદ્ધા જો કઈક હશે ને શ્રદ્ધા જો કઈક હશે ને શ્રદ્ધા બે જાત એ ગ્રાઉન્ડ બિલીફ નહીં ગ્રાઇટ બિલીફ ગ્રાઇટ બિલીફ પણ કહેવાય એમાં શું શંકા છે તો બરાબર જ છે ને જયંતિ આપડે કહે છે મારે કે નામ જયંતિ એ નામ નો માલિક છો તમે યુ ના પડી એમને કશું સમજણ ના પડી પથરામાં અથડાયા કરે તે કોણ જ્ઞાની છે સાચા માર્ગદર્શન છે આપણને સાચું જ્ઞાન બતાવે સંતો તો ઉજળ ગામમાં હેરડો પ્રધાન આપી મને એક જ કરે ઉજળ ગામમાં હેરડો પ્રધાન આપી મને એક જ કરે જ્ઞાની ને સંતો કેવાય જ્ઞાની ના કહેવાય જ્ઞાની તો ક્યારે કહેવાય સવાલ મારીએ અને આપણા આશીર્વાદ આપે તારે જ્ઞાની કહેવાય શું કહ્યું વસ્તુ સમજવા જેવી છે આ તો હું હું કુરાન છું જયંતિભાઈ છે હું જયંતિભાઈ જાણું છે હંડ્રેડ પર્સન્ટ રામ બિલીફ છે તો લોકોએ નામ ઓળખવા માટે નામ આપ્યું તો લોકોએ ઓળખવા માટે નામ આપ્યું લોકોને પૂછો કે તમને કઈ જાતના નારાયક તમારું નામ આવું આપ્યું આ તો નામ તો લોકોએ આપ્યું પણ તમારે જાણવું જોઈએ કે આ શરીરનું નામ આપ્યું છે તમારું નામ ન હોય તમારું નામ ન હોય હું આર યુ બેન પોતાની જાતને એવી રીતે ઓળખાય ને કે ઈશ્વર નો એક સંકેત છે ઈશ્વર ની પ્રસાદી છે ઘણા એ ઓળખાય તારે ઘણું વાસ્તવિકતામાં આવ્યો ના ઓળખાય તો ભ્રાંતિ આનો આ કાદવ ને આનો આ કીડા એ કીડા કરે સંતો બંતો બધા આ કાદવમાં શું કરે એટલે જ્યાં જોર લાગે ને ત્યારે ખબર પડે સંત પણ હા એવું છે નાના છોકરા માટે નિશા એ માસ્ટરો છે જો સંતો એ માસ્ટરો છે એ કાઢી ના થાય સંતો સાચું માર્ગદર્શન આપે છે સારું લાગે છે એમના દેવ એમના દર્શનથી સંતોષ થાય છે તે બધું શું બતાવે છે સંતો સાચું માર્ગદર્શન આપે છે સારું લાગે છે મારે પણ મન માર્ગદર્શન પછી એ બધા માર્ગદર્શન ખોળે બિચારા મારું કહેવાનું એવું કે અમને જયારે પાંચ હજાર ગજુ કાચું દઈએ બે ઢોલ મારીએ તો આશીર્વાદ માર્ગદર્શક એટલે છેલ્લા ધોરણ ના ઉપરી નહીં તો આ પેલા ફર્સ્ટ સેકન્ડ બધા ઉપરી છે અને તે છે તરીકા વધારી છે આપડે પોલીસ વાળા કરી લાવે એ બધા બાળ મંદિર માટે આવ્યા છે વાત કરો છે પણ એ માસ્તરો પાસે એ રડી છે ગમે તેવા સુજોગો રડી ના ઉઠે હાલી ના ઉઠે પાણી ના હાલે પેટમાં તો શાસ્ત્રોમાં એવા દાખલાની છે કે આ કોસો દેવા આપ કહો છો એવા માં દાખલા છે આપે જે કહ્યું ને એ ટાઈપના દાખલા શાસ્ત્રોમાં છે દાખલા છે દાખલો કેવી રીતે શબ્દ ઉપર શ્રદ્ધા કેવી રીતે વધારે દ્રઢ થાય કઈ ને કઈ શક્તિ તો છે ને પણ કઈ ને કઈ શક્તિ છે ને પણ શક્તિ તમે જ છો જે છો એ તમે જ છો પણ બાર શું બરાબર આપણામાં પણ પોતાના પર પોતે વિશ્વાસ થવો જોઈએ ને પોતાની જાત પર પણ પોતાની જાત ઉપર પણ વિશ્વાસ તો હોવો જોઈએ ને એક શક્તિ ને વિશ્વાસ વિશ્વાસ એ ક્યાંથી મળે એ ક્યાંથી મળે ક્યાંથી મળે ક્યાંથી અંધારા ગમે એટલા કરો તો એ અંધારા હોય નહીં એ તો વાસ્તવિકતામાં આવો એટલે આ અક્રમ પૂછ્યું ને કે અક્રમ એટલે વાસ્તવિકતા થર્ટી થાઉઝન્ડ માણસ ના દુનિયા છે મેગ્નેટ છે મેગ્નેટ ના કહેવાય દાવા કેવું પડે અને આમે નર કે બઉ સહેલાઈથી સમજાયું તદ્દન સહેલાઈથી સમજાયું હોય છે નામ પર પોતે રહેવું એટલે તો ગુનો છે જાત પર રહેવું જોઈએ નામ કાઢી નાખીએ તો દુનિયા ઓળખે કે નામ કાઢી નાખવાનું નહીં નામ તો દુનિયા ઓળખવા માટે આપણે કહેવાનું કે જયંતિ બી છે એનું શરીર નામે જયંતિ હું જયંતિ બી એવું બોલ્યા એ કરું ડ્રામેટિક રીતે જેમ ડ્રામા કરતો બોલે પણ કાયમ નથી એને બોલી શકાય આપડે બોલો છો ને તમે તમારું નામ પણ ડ્રામેટિક બોલે ایک تو آ دیا دے خری لگتی છે ના ના પ્રાંતિ લોકોએ પ્રાંતિથી ઈશ્વરને ઓળખ્યા નહીં અને ઈશ્વરનો સ્વાદ નથી ઈશ્વર કોઈ પણ જાતની ક્રિયા આપી રહી છે શું છે હજારો વર્ષો પહેલા કરોડો વર્ષો પહેલા સમજાવવા માટે છે બાળકોને બાળકોને હોય છે ને બાળ મંદિર હોય છે જ્ઞાન વ્યવસ્થિત જગત કે આટલું ડિફિકલ્ટ આટલી વ્યવસ્થિત દુનિયા બને આ સૂર્યચંદ્ર ઉગે છે આ સૂર્યચંદ્ર ઉગે છે હવા પાણી બધું છે તો કઈક તો હશે ને ઈશ્વર ના કહીએ પણ કોઈ અલૌકિક શક્તિ હશે ના પણ એવું એ ગપ્પા વાળો એને જાણવું છે ક્રિએટર એ ફોરેન ના સાયન્ટિસ્ટ એને કહ્યું મને કહે અમારે ત્રાઈ છે કહ્યું માણસ માનીએ છીએ હું ત્રાઈ કહ્યું તમે ખોટું નહીં કહેતા God is created correct by Christian viewpoint by Indian viewpoint by Muslim viewpoint not by fact વાસ્તિક ભાષા નહીં છે વ્યૂ પોઈન્ટ છે બરોબર The world is the puzzle itself. God has not puzzled this world at all, only scientific, circumstantial evidence છે આ જગત આ જાતે જોઈને બોલું છું પુસ્તક વાત નહીં બોલતો વાતચીત કરવામાં હતું ને આ તમે મને ભેગા થયા નહીં એના કારણ તમે જાણ્યો તમે એમ જ કહો હું ગયો તો ઉડાવી દીધા એની પાછળના બીજા કારણો તમે ને એની ના સમજી શકો જ નહીં માણસ આ નહીં સંકલ્પ ના તે હું ગયો એના તમે તો કોણ જનારા ને આવનારા તમારા હાથમાં સંદાસ કરવાની નથી તો પછી આ તમે આયા કેવી રીતે એ સાયન્ટિફિક સરકમ તો આવી ને છે થયું તમને સંજોગો એ ભેગા કરીને તમે લાયા કોણ લાવ્યો હા એ સંજોગો ત્યાં તમારે અત્યારે દેખાય છે વાત કરી સાંભળી રહ્યા છે ટાઈમ કાળ કહેવાય નહીં આ કાળે અને આ શેષ કહેવાય જ્યાં દેખાય છે આ કાળ શેષ બીજા લગભગ હોય જ સંજોગો ભેગા થાય ત્યારે તમે મને ભેગા વાતચીત સાંભળી સંજોગો ભેગા કરી તમે તે વિચાર કરો માં ભીગોઈ કે હું ગયો કૃષ્ણ ભગવાને સંદાસન શક્તિ નથી અને મહાવીરને નથી અને મને નથી એટલે જાણવું જોઈએ વિજ્ઞાન ચાલે છે કે આવું નથી આ લોકો આ તો બધા અંધારા નાના બાળકો અંધારા અંધાર બાળ મંદિરમાં કાયમ બાળકો શું છે رنگ بلیپ کو رنگ دلی جو تم سمجھا ہاں بھی ہوں جائنتی بھی چھو دیسٹ رنگ دلی تبھی دیکھو تبھی دیکھو એ તમારી જાતને સત્તા નથી તમે કોણ તે જાણતા નથી સત્તા નથી એટલે તમે જે નથી ત્યાં તમને સત્તા બેઠી છે હું જયંતિ ભાઈ છું બીજી ફર્સ્ટ રાંગળી આ બાઈને ધણી થયું બીજી રાંગળી ફાધર બીજી રાંગળી મારો મામો ચોથી રાંગળી હું એન્જિનિયર છું કન્સ્ટ્રક્ટર છું હું ઓફિસર છું બધી રાંગળી હજારો વાસ્તવિકતા સાચું ના કહેવાય કે વાસ્તવિકતા સાચું ના કહેવાય એ કરશે નહીં કઈ સમજાતું નથી શું સમજાય પણ જ્યાં જ્યાં વાસ્તવિકતા નથી તો વાસ્તવિકતા શું સમજાય છે નોટ હવે આ શું કહેવાય છે એ શું છે તું જેમ કહેવાય આનો કાકો છું આનો મામો છું એ શું કહેવાય સંબંધ શું કહેવાય સંબંધ કોઈ ઋણાનું છે ખાલી નહીં છોકરો પોતાનો હોય શકે નહીં આ દેહ મનુષ્ય ને કોઈ છોકરો હોય છે કે જો દેહ જ પોતાનો ના થાય દેહ નો છોકરો છોકરો શી થાય છે અને છોકરો જો પોતાનો થતો હોય છે કલાક અને આવડા તડકાવો છે કેટલા વાગે પોતાને આપણે ચડગાવી મારીએ તો કલાક પછી ના બોલે મારવા તે છે અરે કોર્ટમાં ઉડાવ મળે ના છોકરા છોકરા પરિણામ કે બાપ મરી જાય ને તેને જો છોકરો મરી જાય એમને છોકરી જાય બધી ભ્રાંતિ અરે હમણાં છે તન્માકાર સબ કર્યા કરે જભાન પણ અભાનતા પ્રધાનતા આપણે પહેલા કહ્યું ને કે આ બધા સંતો ને બાળુદીનના શિક્ષકો જેવા છે તો સત્સંગ આપે કહ્યું સંતો છે એ બાલ મંદિર ના શિક્ષકો જેવા છે પછી એ સત્સંગ કોની સાથે કરવો પણ જે તમારે તમારું બધું હોય તમે બાર મંદિર છો બાર મંદિર ના છો તમારે સંતો તમારે રહેવું જોઈએ તમે જો જ્ઞાન મંદિર ના હોય તો સંત ની વાત તમને ગમે જ નહીં એવું તો ના બને બિલકુલ ગમે નહીં કારણ સંત શું કે હત્યા કરો હત્યા કરો એ ગુણાઘાત કરો એ હત્યા કરો હત્યા કરવાની વાત તો તમને ગમે જ નહીં જો તમે ઉપર જ્ઞાન લીધે બધું હોય તો સંતો શું કરે ખરાબ ખોડાવડાવે સારું કરાવડાવે આ ખાડામાંથી આ ખાડામાં નાખે શું કરે હંમેશા સંતો તરફથી આશા માર્ગદર્શન મળે એવી આશા રખાય છે સંતો પાસે એવી જ આશા રાખે તમે બાર વર્ષમાં છે આ સંતો તમારા ભગવાન છે જે શું ખોટું છે સારી વાત છે તો શું ખોટું સારી વાત છે ને ના પણ ખોટું નથી તમારે જ્ઞાન મંદિર તમારે અક્રમ જાણવું હોય સ્વતંત્ર થવું હોય તો ખોટું છે નહીં તો સારું જ છે આપડે તમે કહ્યું અક્રમ જાણવું છે સીધી ને વાક્ય આ બધા કોઈ પણ સંત માં આવી જાય સંત પણ એ શીખવાય છે અક્રમ નું સત્સંગ જોઈએ અક્રમ કોને કહેવાય શું છે એમને એ જાણવું છે કે અક્રમ અક્રમ નો અર્થ શું છે અક્રમ સંખ્યા વ્યવસ્થિત સ્વતંત્ર બનાવે છે ભગવાન ના પણ ભગવાન થી સ્વતંત્ર not to believe in God એવું not to believe in God એવું નહીં ગોડ તો ગોડ ને બિલીવ સાચા સાચી કરનારો તેનું નામ જ અક્રમ આ તો બધું ખોટું બાણ છે આ તો તમને વાત છે સમજે જ નહીં ભગવાન ને સાચા સાચી બિલીવ કરનારા હોય ભગવાન બિલીવ ઇન ગોડ આખા ચાર બધા આગળ હતો ભગવાન ની પૂજા કરવાથી ભગવાન ને બે કલાક પૂજા કરવાથી માન્ય છે એવું નહીં પણ શ્રદ્ધા હોવી જોઈએ ભલે પાંચ વખત નામ દે ના પણ શ્રદ્ધા નહીં કરી આ ભારી વાતો શ્રદ્ધા હોય છે પાંચ વખત એટલે કેટલા કલાક કલાક ભગવાન રહે છે નિરંતર શ્રદ્ધા છે રૂબરૂ વાતચીત કરે છે પાણી વાતો નાના બાળકોને આવે રમકડો રમે પોતાની જાતને એ રમકડું વાત આશ્રમ ની બહુ વર્લ્ડમાં સાંભળી ના હોય ઠીક છે એટલે જવાની ઈચ્છા સ્વતંત્ર બનાવે આવું જે કોઈ સ્વતંત્ર સ્વતંત્ર કોનાથી કેવી રીતે ભગવાન તમારે જોયા વાપે જ નિરંતર નિરંતર વાપે એવો રાહ બતાવો એવો રસ્તો બતાવો રસ્તો બતાવે તમે શું કરવા તમે દાળ બે રસ્તા આગળ આવતો તો ખબર ના પડે તે ભાન પડે તો હવે તમે તમે શું કરવાના છે તમને દેખાડીએ એના કરતા તમે તો કારણ પોતાની તો શક્તિ હોય ને આ કલયુગમાં બિચારા કઈ ફસાઈ ગયેલા જીવો બેભાન પણ જીવો આ કલયુગમાં જે શક્તિ હોય કઈ કાર્ય કરવા માટે એટલે અમે શું કહીએ કે ભાઈ આ કાર્ય થાય નહીં થાય અને તું ફસે જ અને જો કરવું હોય તો બતાવું તમે તમારે થાય સત્ય હશે તો કરીશ તમારે ગજલું કાપનારને આશીર્વાદ આપવાનો કેમ કે ગજલું કપાયું એ તમારા ઘરના ઉદયથી કપાયું છે ગપતું નથી ગજુ કપાયું છે આ કથા બેઠા છે તમારો નંબર ક્યાંથી લાગ્યો નંબર એમને લાગતો છે કે કારણ છે આજે કોઈ ચોરી કરી એને આપણાથી કેવું ગઈ એમ થાય કે વિચાર કરી લઈ ગયો લઈ ગયો આ તો ચોરી એમ કહી દે કેવાય કે એને કહી કે માફ કરાય કે લઈ ગયો તો લઈ ગયો યાર રિસ્પોન્સિબલ જેનું કપાય છે ને ચોરી થાય છે આપણે આ તમે ભ્રાંતિક નામ આવું બધું ગુજવાળા અને આ જે જે વાસ્તવિકતા શું કહો છો કે ત્રણ હજાર બધું કપાય તો આપણે શું સ્વસ્થ રહેવું એમ કે દુઃખ નહીં લાગવાનું એમ آپ کوئی لگا چوری کرنا چوری کرنا આ વર્લ્ડ માં કોઈની સંધાસન કે ચોરી શું કરી બિચારો એનું શું ગજું છે આની પાસે ભગવાને નથી કરેલો આની પાસે બધા કોની